એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરી આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ગાંધીનગરમાં બેઠા બેઠા હર્ષ પંડ્યા વાર્તા સાંભળે છે અને એની સાથે જીનલ પણ છે આવો આવો હર્ષ જીનલ અને આમ હેત ને નક્ષ ને દેવર્ષ પણ વાર્તા સાંભળે છે આવો આવો ભાઈ નક્ષભાઈ હર્ષભાઈ આજે હું તમને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો રમણલાલ સોનીની વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે ચકુડી પપુડા વાંદરાને સૌ ઓળખે આ પપુડા વાંદરાને એક દીકરી હતી દીકરીનું નામ ચકુડી ચકુડીને ગાવાનો અને નાચવાનો શોખ હો જીનલ પપુડો કે મારી દીકરી જેવી કોઈ દીકરી નહીં દુનિયામાં એના જેવું ગાતા નાચતા કોઈને આવડતું નથી આ વાત રાજા સિંહના કાને આવી ભાઈ હા એને તો ચકુડીનું ગાન સાંભળવાનું મન થયું રાજાનું નિમંત્રણ મળતા પપુડો દીકરી ચકુડીને લઈને દરબારમાં હાજર થયો સિંહના દરબારમાં મહારાજ મારી દીકરી ઊંચા આસને બેસશે હા સિંહે કહ્યું ભલે ઊંચા આસને બેસે ભલે બેસે પપુડો કે મહારાજ સાથે તબલચી જોઈશે સિંહે કહ્યું ભલે તો તબલચી લાવો તબલચી ગધેડો ત્યાં હાજર હતો હા એણે એનું તાધીન તાધીન તાધીન ધીંગતા તાધીન ધીંગતા શરૂ કરી દીધું ભાઈ ચકુડીએ આ આ કરીને ગાવાનું શરૂ કર્યું સિંહ કે કોટવાલ તમરા ગણગણતા હોય એવું આ શું સંભળાય છે ખોટવાલ કે મહારાજ ચકુડીનું સારે ગમ છે થોડી વાર પછી સિંહે કહ્યું અરે કોટવાલ આ ખિસકોલા રડતા હોય તેવું આ શું સંભળાય છે કોટવાલ કે મહારાજ એ ચકુડી આલાપ લે છે આલાપ સંગીતમાં હોય એવું બધું વળી થોડીક વાર પછી સિંહ કે કોટવાલ આ ચકલા બાજતા હોય એવું આ શું સંભળાય છે લો બોલો અને પછી તો દેવર્ષભાઈ કોટવાલ કે મહારાજ એ ચકુડીનું સંગીત છે સંગીત વળી થોડીવાર પછી સિંહ કે કોટવાલ આ ઉંદર કાગળ કરડતા હોય કટકટ કટકટ કટ એવું શું સંભળાય છે કોટવાળ કે મહારાજ ચકુડીના ગાનની રમઝટ છે રમઝટ સિંહ કે કોટવાલ એને કહે કે તારે ઘેર જઈને ગા લો બોલો પણ હર્ષભાઈ ચકુડી તો સાંભળે તો ને એ તો આંખો મીચીને ગાય જ જતી હતી આ આ રાજાને ખુશ કરીને એને તો ઈનામ લેવું હતું છેવટે ગીત પૂરું થયું ને પપુડો કે મહારાજ ઈનામ મારી દીકરીના પગે સોનાનો તોડો બંધાવો આ આખી દુનિયા એની કલા જુએ એવું કરો લો બોલો સિંહે કહ્યું એવું જ થશે એણે કોટવાલને હુકમ કર્યો મદારીને બોલાવો મદારીને હુકમ થતા મદુ મદારી એની ડુગડુગી સાથે હાજર થયો ડુગ ડુગ ડુગ ડુગ ડુગ ડુગ ડુગ કરતો સિંહ કે મદારી આ ચકુડી તને સોંપી આખી દુનિયા એની કલા જુએ એવું કર મદારીએ ચકુડીને ઉદયપુરી ચણિયા ચોળી પહેરાવી દીધા ભાઈ હા પગમાં ચાંજર પહેરાવ્યા ડોકમાં માળા નાખી અને ડુગી વગાડવા માંડ્યો ડુગ ડુગ ડુગ ડુગ ડુગ ડુગ ડુગ ડુગ ડુગ ડુગ ચકુડી બેટા નાચો ચકોડીના પગ ઊંચા થયા ઘૂઘરીનો ગમકાર થયો ચકોડી તો નાચવા લાગી થન થનન થન થન થનન થન થન કરતી મદારી કે ચકોડી બેટા ગોળ કુંડારે ફળી કુંડાળે ફરી ને ગરબા ગાઓ ગાતા ગાતા નાચો ને નાચતા નાચતા ગાઓ ગોળ ગોળ ફરી ને ચકુડી તો ગરબા ગાવા લાગી રાજા તો સિંહ ખુશ ખુશ થઈ ગયો વાહ ચકુડી વાહ કઈ ને આખી સભાએ તાળીઓ પાડી ભાઈ મદારીએ ચકુડીને ખૂબ નચાવી ખૂબ નચાવી ચકુડીને હાફ ચડી ગયો બિચારીને અને પછી તો જીનલ મદારી કે ચકુડી બેટા હાથ લાંબો કરી રાજાની પાસે ઇનામ માગો સોનાનો તોડો માગજો રાજા સિંહે ચકુડીને સોનાનો તોડો ભેટ દીધો હો ભાઈ તોડો પગમાં ઘાલીને ચકુડી ફરી નાચી ખૂબ નાચી સિંહ કે વાહ ચકુડી દુનિયાભરમાં તારું નામ થઈ જશે પપુડો વાંદરો કે ચાલ ચકુડી હવે ઘેર જઈએ આપણે પણ ચકુડીને તો હવે દુનિયાભરમાં નામ કાઢવું હતું હો એત ભાઈ ડુગડુગી છોડીને એને જવું નહોતું એણે કહ્યું ઊહ હું નહીં આવું ફરી મદારીએ ડુગડુગી બગાડી એણે ચકુડીની કેળે દોરડું બાંધીને દોરડાનો છેડો પોતાના હાથમાં લીધો પાય ચકોડી આનંદથી ઠેકડા ભરતી મદારીની સાથે ચાલી હજી પણ એની સાથે જ છે ભાઈ તો હર્ષભાઈ જીનલ દેવર્ષ તમે જોયું ને આ આવી હતી આ ચકુડીની વાર્તા ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને એક સરસ મજાની બીજી વાર્તા કહીશો ભાઈ આવજો હવે આલા કરી જાઓ સપનામાં સિંહભાઈ આવશે ચકુડી આવશે અને આપણે રમીશું આવજો